આવો આવો મારા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા મનીષભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન નિયતિ પણ છે મનીષભાઈ નિયતિ બેન અને મારા નાના નાના ભટુરિયાઓ બધા સાંભળજો હો ધ્યાન દઈને સાંભળજો હું છું વાર્તા કહેનારો અને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે અણમોલ પાઠ હા ધ્યાનથી સાંભળજો ઘણા સમય પહેલાની આ વાત છે હો ભાઈ એક હતો રાજા આ રાજાના મહેલમાં એક બહુ મોટો બગીચો હતો અને એ બગીચામાં એક માળી કામ કરતો હતો હો માળી હોય ને બગીચાના ફૂલ છોડ ઉછેરે અને એને પાણી પાય હે ને આ માળી કામ કરતો હતો ભાઈ એક દિવસ આ રાજાના બગીચામાં એક હરણ ચરવા આવ્યું હો ઘાસ ચરવા હરણ તો માળીને જુએ અને ડરી ડરીને ચરે હો અને પછી ધીમે ધીમે કેટલાક દિવસ ગયા ને એટલે આ હરણ તો માળીનું હેવાયું થઈ ગયું એને તો માળીથી ડર ન લાગે હવે તો એ ગભરાય નહીં અને કુણું કુણું ઘાસ ખાય ભાઈ હો અને એક દિવસની વાત છે આ માળી મેલ માટે રાજા માટે ફળ ફૂલ લઈને જતો હતો એક હાથમાં ફળ ને બીજા હાથમાં ફૂલ રાજાએ એને ટોયકો એલા માળી તે બાગમાં કોઈ અનોખી ચીજ જોઈ છે જી હા મહારાજ મેં કાંઈ ખાસ ચીજ તો એમ જોઈ નથી પણ એક જંગલી હરણ ક્યારેક ક્યારેક ઘાસ ચરવા આવે છે હો આપણા બગીચામાં રાજા તો કે એ હરણ તારાથી પકડી શકાય ખરું હા હા કેમ નહીં મહારાજ પણ મને જો થોડું મધ મળે ને તો એને છેક આ મહેલ સુધી લઈ આવી શકું તમારી સુધી હો જો થોડુંક મધ મળે ને તો રાજાએ એના સેનાપતિને મંત્રીને કહ્યું આ માળીને થોડુંક મધ અપાવો માળી તો મધ લઈને જ્યાં હરણ ઘાસ ચરવા આવતું હતું ત્યાં આવ્યો મધને એણે ઘાસ ઉપર ચોપડી દીધું હરણ તો ઘાસ ચરવા આવ્યું ઘાસ આજે એને બહુ મીઠું લાગ્યું વાહ વાહ આજે તો શું સ્વાદ છે આ ઘાસમાં માળી તો પોતાની આ તરકીબથી ખુશ થઈ ગયો હરણ ફસાયું એણે તો તરત હરણને મધનો ચસ્કો લગાવી દીધો ભાઈ અને હવે તો હરણ બીજી જગ્યાએ જતું બંધ થઈ ગયું બીજે ક્યાંય જાય જ નહીં ચરવા આ માળીના ઘાસ પાસે જ આવે ધીરે ધીરે હરણ તો માળી સાથે ફરતું થઈ ગયું જ્યાં માળી જાય ત્યાં હરણ જાય આ માળી હરણને ધીમે ધીમે એક દિવસ રાજાના મહેલમાં લઈ આવ્યો હો ભાઈ જેવો હરણ અંદર આવ્યો એટલે માળીએ મહેલનો દરવાજો કરી દીધો બંધ હરણ તો એકદમ ડરી ગયું અને હરણને હવે પોતાની સ્થિતિનો ખ્યાલ આવ્યો કે આપણે પકડાઈ ગયા છીએ પોતે હવે મહેલમાં બંદી બની ગયો છે એ તો અહીંથી તહીં ભાગવા લાગ્યો ઘડીક આમ ભાગે ને ઘડીક તેમ ભાગે બહાર જવાના બધા રસ્તા બંધ પણ આ તો રાજાનો મહેલ અહીંથી છટકવું એને હાથની વાત ન રહી હો ભાઈ રાજા તો આ જોઈને ભારે આશ્ચર્ય પામ્યા હો નવાઈ પામ્યા અને એમણે વિચાર્યું હરણ ડરપોક હોય છે પણ આ હરણ મધના મીઠા ચસ્કામાં ફસાયું છે છતાં કેવો બહાર નીકળવા દોડા દોડી કરે છે બિચારો ભાન ભૂલું હરણ રાજાએ હરણને કહ્યું અરે આ સંસારમાં આ જીભની લાલચ જેવી કોઈ બુરી ચીજ નથી તમને જ્યારે લાલચ થાય એટલે તમે ફસાયા માનજો હરણભાઈ તે મને અણમોલ પાઠ શીખ્યો છે કે લાલચ બુરી ચીજ છે ભાઈ અને માળીને રાજાએ ખુશ થઈને હુકમ કર્યો કે આ હરણે મને પાઠ શીખ્યો છે મધની લાલચે એ અહીં સુધી આવીને ફસાઈ ગયું એટલે હવે આ હરણને આઝાદ કરી દો એને જ્યાં જવું હોય ત્યાં જવા દો આટલું બોલીને રાજાએ હરણને છોડી દીધો અને પોતે બહુ ખુશ થયો રાજા તો કે વાહ લાલચ આ દુનિયામાં સૌથી બુરી ચીજ છે એવો પાઠ મને આ હરણ પાસેથી શીખવા મળ્યો ભાઈ તો ભાઈ આવી હતી આ રાજાના અણમોલ પાઠની વાર્તા તમને પણ પાઠ મળ્યો ને કે લાલચ કેવી બુરી ચીજ છે ફસાઈ જવાય લાલચ કરીએ તો તો ભાઈ તમે આ વાર્તા તમારા બીજા ભાઈ બહેન ને બેનપણીને કહેજો પાછા હો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું જલ્દી જલ્દી આવી જજો બહુ સરસ વાર્તા છે આવતીકાલે હો ભાઈ આવજો